वास्ति श्रीगणे આપે છે સારું છે દાન આપવાથી પુણ્ય વધે છે દાન આપવાથી બગડેલું મન શુદ્ધ થતું નથી અનેક વાર તીર્થોમાં મન બગડ્યું છે સંસારનું ધ્યાન કરવાથી બાલ્ય બધાનું મન શુદ્ધ હોય છે બાળકનું મન એટલું બધું શુદ્ધ હોય છે બાળકને જોનારનું પણ મન પવિત્ર થાય છે બાળક સંસારનું ધ્યાન કરતો નથી એ સંસારને જુએ છે કોઈ દિવસે સંસારનું ચિંતન કરતો નથી તેથી મન શુદ્ધ રહે છે બાળક મોટો થયો એ સંસારનું ચિંતન કરવા લાગ્યો ત્યારથી એનું મન બગડી ગયું બાળકનું મન બગડ્યા પછી મા પણ દૂરથી પ્રેમ કરે છે હવે એનું મન બગડ્યું છે બાલ્ય અવસ્થામાં બધાનું મન શુદ્ધ હોય છે સંસારનું ચિંતન કરવાથી જ મન બગડે છે જેટલા પાપ થાય છે એ સંસારનું ચિંતન કરવાથી થાય સંસારમાં રહેવાથી પાપ થતું નથી સંતો સંસારમાં રહે છે પણ કોઈ દિવસ સંસારનું ધ્યાન કરતું નથી સંત સર્વકાળ પરમાત્માનું ધ્યાન કરે સર્વકાળ ભગવાનનું ધ્યાન કરવું એ બહુ જ કઠણ છે આપણા જેવો સાધારણ માનવ સર્વકાળ પરમાત્માનું ધ્યાન કરી શકે એમ નથી ભાગવતની કથા સાંભળો છો તમારાથી બને તો એક નિયમ લેજો ભગવાનનું ધ્યાન કદાચ ભલે ન થાય કોઈ માનવ શરીરનું ધ્યાન નહીં કરતું જે શરીરમાં મળમૂત્ર છે એનું ધ્યાન કરવાથી મન બગડે છે મળમૂત્રથી ભરેલા શરીરને સુંદર સમજે એ જ મોટું અજ્ઞાન નું ધ્યાન ન કરો કોઈ સ્ત્રી કે પુરુષ નું ચિંતન ન થાય માનવ શરીર ચિંતન કરવાથી જ મન બગડે છે અને મન બગડે છે ત્યારે જ પાપ થાય છે સંસારનું ધ્યાન છોડો સતત પરમાત્માનું ધ્યાન કરો જે ભગવાન નું ધ્યાન કરે છે એ જીવમાં ભગવાનની શક્તિ આવે છે તમે જેનું ધ્યાન કરો છો તમે એના જેવા થાવ છો તમને જયારે થોડી પણ ફુરસદ મળે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નું ધ્યાન કરો શ્રી રામચંદ્રજી નું ધ્યાન કરો ભગવાન શંકર નું ધ્યાન કરો શ્રી કૃષ્ણના ચરણ કેવા છે ભગવાનના રંગ કેવા છે ભગવાન ની આંગળીઓ કેવી છે ભગવાન નો રંગ કેવો છે ભગવાન ના વાળ કેવા છે ભગવાન અતિ સુંદર છે ભગવાનના સૌંદર્યમાં આંખ અને મન ફસાય તો ભેડો પાર છે તમને સૌંદર્ય ક્યાં દેખાય જેને સંસારમાં સૌંદર્ય દેખાય એ ભગવાનની ભક્તિ બરાબર કરતો જ નથી જેને સંસારમાં સૌંદર્ય દેખાય છે સંસારની જ ભક્તિ કરે મારા ભગવાન અતિ સુંદર છે ધ્યાનનું ફળ તત્કાળ મળે છે બીજા બધા કર્મ એવા છે કે તત્કાળ ફળ આપતા નથી પાપ અને પુણ્ય કાલાંતરે ફળ આપે છે આજે કોઈ માણસ જુઠ્ઠું બોલે તો આજે દુઃખી થવાનો નથી સંભવ છે આજે જુઠ્ઠું બોલ્યા પછી એ સુખી થઈ જશે એને પૈસા મળશે આજે જે જુઠ્ઠું બોલ્યો છે એની સજા તો થવાની છે પાપનું ફળ તત્કાલ મળતું નથી પાપ કાલાંતરે ફળ આપે છે પુણ્યનું ફળ પણ તત્કાલ મળતું નથી આજે કોઈ બહુ પ્રેમથી ભગવાનની પૂજા કરે ભગવાનના નો જપ કરે તેનું ફળ આજે નહીં મળે સંભવ છે જે નારાયણ નું ધ્યાન સ્મરણ કરે એને ભગવાન નો આનંદ મળે છે તમને જયારે થોડી ફુરસદ મળે ત્યારે તમે શું કરો છો ઘણા ભાગે માનવ ને એવી કુટેવ પડી છે સંસારનું ચિંતન કરે છે આ ભાઈ બહુ સારા છે અને આ ભાઈ બહુ ખરાબ છે માનવો નું ચિંતન કરવાથી મન બગડે છે આ સંસારમાં કઈ ખરાબ નથી યાદ રાખજો શ્રી કૃષ્ણ વિના કઈ સારું પણ નથી તમને આજે જે સારું લાગે છે સંભવ છે થોડા દિવસો પછી એ તમને ગમશે સંસાર ક્ષણ ક્ષણમાં બદલાય છે માનવનું મન પણ બદલાય છે તમે નાના હતા ત્યારે તમને રમકડા બહુ સારા લાગતા બાળક અને રમકડામાં જ સૌંદર્ય દેખાય છે બાળકના રમકડા કોઈ ઉઠાવે તો રડવા લાગે એ જ બાળક મોટો થયા પછી એને રમકડામાં સૌંદર્ય દેખાતું નથી સંસારનો વિચાર છોડો સંસારમાં શું સારું છે અને શું ખરાબ છે એ કેવું બહુ જ કઠણ આ સંસારમાં કઈ ખરાબ નથી અને આ સંસારમાં શ્રી કૃષ્ણ વિના કઈ સારું પણ નથી જયારે થોડી પણ ફુરસદ મળે ત્યારે ભગવાન નું સ્મરણ કરો ભગવાનના નામનો જપ કરો ભગવાનના મંગલમય શ્રી અંગનું ચિંતન કરો ભગવાનના શ્રી અંગમાં મળ નથી મૂત્ર નથી રુધિર નથી હડકું નથી ભગવાન નું શ્રી અંગ આનંદમય છે પરમાત્મા પ્રકાશમય સર્વથી શ્રેષ્ઠ છે સત્યમ પરમ ધીમય મહર્ષિ મંગલાચરણમાં મંગલમય પરમાત્માનું ધ્યાન કરે છે તમે કોઈ પણ સારું કામ કરો ત્યારે પાપ સારું સત્કર્મ બરાબર કરશે તો અમારો નાશ થઈ ભગવાનનું સ્મરણ કરો ભગવાનની શક્તિ તમારામાં આવશે ભગવાનની શક્તિ મેળવીને જે કામ કરે છે એનું કાર્ય સફળ થાય આજકાલ લોકોમાં અશક્તિ બહુ વધી ગઈ છે લોકો શક્તિ વધારવા માટે ગોળીઓ ખાય છે બે રૂપિયાની પાંચ રૂપિયાની ગોળી મળે છે એ ખાવાથી શક્તિ આવે છે ઠીક છે ગોળી ખાવાથી કદાચ શક્તિ આવશે એ શક્તિ ટકશે કઈક કારણ થશે કઈક નિમિત્તથી એ શક્તિ બહાર નીકળશે ઘણા લોકો શિયાળામાં વસાણું ખાય એવું સમજે છે કે આ દિવસોમાં ખાવું જોઈએ શક્તિ આવે છે ઠીક છે વસાણું ખાવાથી શક્તિ આવશે કદાચ એ શક્તિ મનને બગાડશે મનને ચંચલ કરશે શક્તિ જયારે વધે છે ત્યારે જ કામ મારવા આવે છે ભગવાનનું ધ્યાન કરવાથી સાત્વિક શક્તિ ઉત્પન્ન થાય છે જે શક્તિ પાપ કરતા અટકાવે છે દવા ખાવાથી શક્તિ આવશે પણ એ શક્તિ મનને ચંચલ બનાવશે શક્તિને વધારવાનું સાધન સરળ સાધન તો એ છે જગતને ભૂલી જાય ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મય થાય તો જીવમાં ઈશ્વરની શક્તિ આવે મંગલાચરણમાં મંગલમય પરમાત્માનું ધ્યાન કરવાની આજ્ઞા આપી છે પરમાત્મા મંગલમય છે અને સંસારે અમંગલ છે સંસારનું ધ્યાન કરવાથી મન બગડે છે કદાચ તે ક્ષણે ન બગડે પછી બગડશે સંસારનું ધ્યાન કરવાથી મનમાં કામ જ આવે આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં કામનું જ રાજ દેખાય કામ એ જ સંસાર છે કામ નથી તો સંસાર નથી આપણા ઋષિઓએ ને છે સંસારમાં જ્યાં જુઓ ત્યાં ઘણા ભાગે કામનું જ રાજ હોય બધા કામાધીન થઈને પ્રવૃત્તિ કરે છે જે સકામ છે એનું ધ્યાન કરવાથી મનમાં કામ જાગે છે જેને કામનો વિનાશ કર્યો છે એનું ધ્યાન કરો જેને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી એનું ચિંતન કરો તમે નિષ્કામ થશો સકામ નું ચિંતન કરવાથી કામ જાગૃત થાય છે જે કામ સુખ ભોગવે છે સત્ય હોવાથી માનવને જગત સત્ય જેવું ભાષે છે કોઈ શ્રીમાન માણસ કલ્ચર મોતીની માળા ગળામાં રાખે તો જોનારા લોકોને એવું લાગે છે કે સાચા મોતી હશે મોતી ખોટા છે પણ મોતીની માળા જેના ગળામાં છે એ માણસ મોટો છે શ્રીમાન કોઈ ગરીબ માણસ બહુ મહેનત કરે દસ હજાર રૂપિયા કમાવીને સાચા મોતી લઈ આવે અને સાચા મોતીની માળા ગળામાં રાખીને ફરે તો લોકોને શંકા થાય છે આજકાલ કલ્ચર મોતી બહુ મળે છે લઈ આવ્યો હશે કલ્ચર મોતી સાચા ગરીબના ગળામાં સાચા મોતીની માળા હોય તો જોનારને એવું લાગે છે આ ખોટા હશે અને કોઈ શ્રીમાનના ગળામાં કલ્ચર મોતીની માળા હોય તો જોનારને એ મોતી સાચા લાગે છે આ સંસાર શું છે આ સંસાર કલ્ચર મોતીની માળા છે આ મોતી ખોટા છે પણ જગતનો આધાર ભગવાન છે આ મોતીની માળા પ્રભુએ ગળામાં ધારણ કરે છે આધાર પરમાત્મા શ્રેષ્ઠ છે લક્ષ્મી પતિ છે જોનાર ને સંસાર સત્ય જે જેવો ભાષે છે જગત બધાને જુદું જુદું દેખાય છે પશુને જગત જેવું દેખાય એવું માનવને દેખાતું નથી બાળકને જગત જેવું દેખાય એવું જવાનીમાં જગત દેખાતું નથી બાળક જગતને જુએ છે અને જવાન પણ જુએ છે જવાનને જગત જેવું દેખાય એવું વૃદ્ધાવસ્થામાં દેખાતું નથી બધાનું જગત જુદું જુદું છે કલ્પના કરો કે કોઈ માના ગોદમાં બે ત્રણ વર્ષનો બાળક બેઠો છે એ બાળકને તમે સો રૂપિયાની નોટ બતાવો અને એને એમ કહો કે તું અહીંયા તારી માને છોડીને આવીશ તો તને સો રૂપિયા હું આપીશ બાળક આવશે બાળક વિચાર કરે છે છોડીને કાગળ બતાવે છે કાગળમાં છે શું સો રૂપિયાની નોટમાં બાળકને પૈસો દેખાતો કાગળ દેખાય તમને કદાચ સો રૂપિયાની કોઈ નોટ બતાવે અને કે અહીંયા આવો તો મારે તમને આપવી છે તમે જશો કે નહીં કદાચ તમે દોડતા દોડતા જશો અને હાથ જોડીને આભાર સાથે સ્વીકાર પણ કરશો કોઈ આપે તો શું કરવાના પાડે હવે સારા કામમાં વાપરીશ સો રૂપિયાની નોટ તમને જેવી દેખાય છે એવી બાળકને દેખાતી નથી બાળકનું જગત અને જવાનનું જગત ભિન્ન હોય છે આ જગત કેવું છે વર્ણન કરવું બહુ જ કઠણ છે જગત ન કહેવાય સત્ય ન કહેવાય અસત્ય આચાર્યો પછી નિર્ણય આપ્યો છે જગત સરસદ વિલક્ષણ અનિર્વચન કોઈ વખત જગત સુખરૂપ લાગે કોઈ વખત દુઃખરૂપ લાગે છે જગતનો વિચાર છોડો કારણ જગત ક્ષણે ક્ષણે બદલાય જે ક્ષણે ક્ષણે બદલાય એનું વર્ણન શું થઈ શકે અત્યારે જેવું દેખાય છે બીજા ક્ષણમાં એવું રહેશે અત્યારે જે સારું છે એ થોડા સમયમાં જ બગડવાનું છે આ ફૂલાવડે સારું લાગે ફૂલમાં મન જાય છે કલાક બે કલાકમાં ફૂલ કરમાશે અને ફૂલ કરમાશે કે પછી કોઈને સારું નહીં લાગે પછી તો લોકો ઉઠાવીને બહાર ફેંકી દે જગત એવું છે વિકાસ વિનાશ માટે જ થાય છે વૃદ્ધિ ક્ષય માટે થાય છે જગતનો વિચાર છોડો જગતમાં કઈ ખરાબ નથી અને જગતમાં ભગવાન વિના કઈ સારું પણ નથી જગત બહુ સારું છે એવું સમજે એનું મન બગડે છે અને જગત ખરાબ છે એવું સમજે એનું પણ મન બગડે છે પરમાત્માનું સ્વરૂપ એક સરખું જ રહે છે ભગવાન કોઈ દિવસ બદલાતા નથી ભૂતકાળમાં ભગવાન જેવા હતા એવા આજે છે આજે જેવા દેખાય છે એવા જ ભવિષ્યકાળમાં રહેશે જગત ભૂતકાળમાં જેવું હતું એવું આજે નથી આજે જેવું દેખાય છે એવું આવતીકાલે રહેશે જગત ક્ષણ ક્ષણમાં બદલાય છે સત્ય સાથે સ્નેહ કરો સત્ય શું છે અને ખોટું શું છે એનો થોડો વિચાર માનવ બુદ્ધિ પ્રધાન છે માનવ થોડો વિચાર કરે સાધારણ માનવ આંખને જે કઈ દેખાય એને સાચું સમજે છે આંખને તો ખોટું પણ દેખાય જાદુગર જાદુના ખેલમાં તમને રૂપિયાનો ઢગલો બતાવે છે આંખને રૂપિયા દેખાય છે પણ એ રૂપિયા સાચા છે અને રૂપિયા સાચા હોય તો એ ભીક્ષુ કરવા માંગે છે એ તો ધૂળ છે આંખને રૂપિયા દેખાય છે એ સત્ય નથી પરમાત્મા સત્ય છે પ્રભુ સાથે સ્નેહ તમે સુખી થશો માનવ દુઃખી થાય છે એનું એ જ કારણ છે જે ખોટું છે તેનો નાશ થવાનો છે એના પાછળ બહુ પડે અને તેથી માનવ દુઃખી થાય છે સત્ય સાથે જે સ્નેહ કરે પરમાત્મા સત્ય છે સાંભળ્યા પછી તમને એવો હર્ષ થશે કે આજની રાત ક્યારે પૂરી થશે આવતીકાલે મને રૂપિયા મળવાના છે રામચંદ્રજીને સુખ નહીં રાજ્યાભિષેક નું સુખ નહીં અને વનવાસ નું દુઃખ નહીં આહૂત અભિષેકાય વિસૃષ્ટ વનાય છે લક્ષિત સ્વલ્પો વ્યાકાર વિભ્રમ વાલ્મીકિ ઋષિ રામચંદ્રજી ના મુખાર દર્શન કરે અતિ શાંત અતિ સરળ અતિ પ્રસન્ન શ્રી રામ રાજ્યાભિષેક થવાનો છે તે સાંભળ્યા પછી સુખ થયું નહીં અને પ્રભુ વનમાં પધાર્યા ત્યારે જરા પણ દુઃખ નથી તમને કોઈ જમવા બોલાવે કે કાલે જમવા આવજો ભૂખ લાગી છે બાર એક વાગે તમે જમવા જાઓ અને જેને આમંત્રણ આપ્યું હતું એ જ તમને હાથ જોડીને કે અહીંયા તો બધું પતી ગયું હવે અહીંયા કઈ નથી જય શ્રી કૃષ્ણ જાઓ તમારી શું દશા થશે ફોટો પાડવા જેવો એકદમ ચહેરો થઈ જશે મને આમંત્રણ આપ્યું મારું એને અપમાન કર્યું ને કહ્યું હતું કે તમે રાજા થવાના છો અને તે રાજ્યાભિષેક ના મુહૂર્તે રામ બનવા રામ સત્ય પરમાત્મા શ્રી કૃષ્ણ સત્ય છે ભગવાન શંકર સત્ય છે મંગળાચરણ નો જે આ છે ટીકાકારોએ અનેક રીતે અર્થો કર્યા છે જેના જે ઈષ્ટદેવ છે ઈષ્ટદેવ પર અર્થ કર્યો છે જે રામજીના ભક્તો છે એમને અર્થ રામ પર જે ગુરુ દત્તાત્રેય ભગવાનના ભક્ત છે એમ દત્ત વ્યાસજીની વાણી દિવ્ય છે ભગવાન શંકર સત્ય છે સત્યમ પરમ ધીમહી સત્યમ નો અર્થ કયો શિવ શિવ એ સત્ય સત્યમ શિવમ સુંદરમ શિવ સત્ય શિવ સુંદર છે સમુદ્ર નું મંથન કર્યું સમુદ્ર માંથી અમૃત નીકળ્યું અને તે અમૃત નીકળ્યું તે બધા દેવો પી ગયા અમૃતનું પાન કર્યું જ્યારે કોઈએ શંકર ભગવાનને યાદ કર્યા નથી બધા દેવો અમૃત પી ગયા સમુદ્ર માંથી વિષ નીકળ્યું વિષની વાસ સહન થતી નથી ભયંકર વિષ ત્યારે બધા ગભરાયા ભગવાન શંકર ની પ્રાર્થના કરી શિવજી મહારાજ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ રામ રામ નામ નો જપ કરતા કરતા વિષ પી જાય શિવ સત્ય છે અમૃત નું પાન કરે તેને દેવ કે છે અને મનને શાંત રાખીને જે વિષનું પાન કરે એ દેવ નથી દેવો ના દેવ મહાદેવ છે શિવ મહાદેવ કહેવાય શિવજી મહારાજ વિષ્ણુ પાન કરે તમે પણ વિષ્ણુ પાન કરશો તો તમે મહાન થશો દુઃખ એ જ વિષ છે પ્રતિકૂળ પરિસ્થિતિ એ જ વિષ છે જે સંસારમાં આવે છે તેની ઈચ્છા હોય કે ન હોય બે ત્રણ વાર તો વિશ્વ પીવું જ પડે તમારો મિત્ર તમારો વિશ્વાસઘાત કરશે તમારો મિત્ર એક સાધારણ કારણથી તમારો શત્રુ જેવો થઈ જશે સંસારમાં જે આવે છે એની ઈચ્છા હોય કે ન હોય એને વિષ પીવું જ પડે મીરાબાઈ ને લોકોએ વિષ આપ્યું મીરાબાઈ નો કોઈ અપરાધ નહોતો મીરા નું જીવન અતિ શુદ્ધ સરળ અને શાંત દુર્જન શું ન કરે ભગવાન શંકર વિષનું પાન કરે શિવ સત્ય છે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશ આ ત્રણે ભગવાનની લીલા છે વિનાશ પણ લીલા છે વિનાશમાં મનને શાંત રાખો માનવને ઉત્પત્તિ ગમે છે માનવને સ્થિતિ ગમે છે માનવને વિનાશ ગમતો નથી વિનાશ ઉપસંહાર પણ ભગવાનની લીલા છે જન્માદ્યસ્ય જગતની ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશ આ ત્રણે ભગવાનની લીલા છે જગત સાથે પરમાત્માનો અન્વય વ્યતિરેક વાળો સંબંધ છે અન્વયાદિતરતા જગતના પ્રત્યેક પદાર્થમાં ભગવાન મળેલા છે જગત નો કોઈ પણ પદાર્થ ભગવાન ને છોડીને રહી શકે લાડુના એક એક કણમાં ખાણ મળેલી હોય છે લાડુમાં ખાણ આંખ ને દેખાતી નથી લાડુને કોઈ હાથમાં રાખે તો હાથમાં ખાણ આવતી નથી બુદ્ધિ કબૂલ કરે છે લાડુમાં ખાંડ મળેલી લાડુમાં જે મીઠાશ છે એ મીઠાશ લોટની નથી લાડુમાં જે મીઠાશ છે એ ઘીની મીઠાશ નથી લાડુના એક એક કણમાં ખાંડ મળેલી છે લાડુમાં જે મીઠાશ છે તે ખાંડની જ છે જગતના અણુ પરમાણુ જીવી શકે માટીથી બનેલો ઘડો એ માટી સાથે જ રહે છે માટીનો ઘડો જે માટીને છોડીને રહી શકે નહીં તેમ જગત ભગવાનને છોડીને રહી શકે નહીં પરમાત્મા કારણ છે જગત કાર્ય છે માટી એ ઘડાને છોડીને રહી શકે છે પણ માટીથી બનેલો ઘડો એ કોઈ દિવસ માટીને છોડીને રહી શકે એને વેદાંતની પ્રક્રિયામાં અન્વય અને વ્યતિરેક કે છે જગત વિના ભગવાન રહી શકે છે પણ જગત ભગવાનને છોડીને રહી શકે નહીં પરમાત્મા કારણ છે જગત કાર્ય છે કાર્યમાં કારણની જ સત્તા હોય જગત સાથે પરમાત્માનો અન્વય વ્યતિરેક વાળો સંબંધ છે જે પરમાત્માએ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીને જ્ઞાન આપ્યું હતું આદિ કવયે બ્રહ્મ તેને બ્રહ્મ શબ્દો વેદ વચન કર્મ બ્રહ્મોદ્ભવમ વિધિ ચરણમાં મંગલમય પરમાત્માનું ધ્યાન કરવાની આજ્ઞા છે ભાગવતની કથા સાંભળો છો આજથી નિયમ લેજો હું કોઈ સ્ત્રીનું ધ્યાન નહીં કરું હું કોઈ પુરુષનું ધ્યાન નહીં કરું માનવ શરીરનું ધ્યાન કરવાથી જ મન બગડ્યું છે અને તે મન બહુ યજ્ઞ કરવાથી બહુ દાન આપવાથી બગડેલું મન શુદ્ધ નહીં થાય મન બગડ્યું છે નું ધ્યાન કરવાથી અને તે મન પરમાત્માનું ધ્યાન કરે તો જ સુધરે જન્મ બગડેલા મનને સુધારવા માટે થયો છે પશુ પક્ષી મનને સુધારી શકતા નથી માનવ સાવધાન રહેતો મનને સુધારી શકે છે નું ધ્યાન છોડવાથી અને ભગવાન નારાયણ નું સતત ધ્યાન કરવાથી જીવમાં ભગવાનની શક્તિ આવે છે જીવ ભગવાનના જેવો થઈ જાય મંગલાચરણમાં મંગલમય પરમાત્માનું ધ્યાન કરવાની આજ્ઞા બીજા શ્લોકમાં ભાગવત ની પ્રસ્તાવના કરી છે ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदम् तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो કૈતવ ધર્મ છે અર્થ થાય છે કપટ જે ધર્મમાં કોઈ કપટ નથી નિષ્કપટ ધર્મ એ જ ભાગવત નો મુખ્ય વિષય ધર્મમાં કપટ કયું હોય સંસારનું કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા એ જ કપટ છે કેટલાક લોકો ભક્તિ તો કરે છે પણ પૈસા માટે ભક્તિ કરે છે ભક્તિ કરું તો મને ભગવાન પૈસા વધારે આપશે ભક્તિનું ફળ પૈસો નથી ભક્તિનું ફળ સંસારનું સુખ નથી ભક્તિનું ફળ ભગવાન છે ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો કેટલાક લોકો મંદિરમાં જઈને પ્રભુ પાસે કઈક માગે છે ઘણા ભાગે મંદિરમાં ભગવાનની નજર ધરતીમાં હોય તમે શ્રીનાથજીમાં ગયા હશો શ્રીનાથજી બાબાની નજર ધરતીમાં છે માગવા વાળા બહુ આવે ને એટલે ભગવાન ને પણ કંટાળો આવતો હશે બહુ માગવા ભગવાન નજર ધરતીમાં રાખે કોઈને નજર આપતા નથી તમે બદ્રીનારાયણ માં ગયા હશો બદ્રીનારાયણ ભગવાન ની નજર નાકના અણીમાં છે કોઈને નજર આપતા મંદિર માં જે ભગવાનના માટે જાય તેને ભગવાન નજર આપે પ્રભુ પાસે કઈ માગવા જાય તો ભગવાન નજર આપતા ભક્તિનો અર્થ છે પ્રેમ પ્રેમમાં બધું આપવાની ઈચ્છા થાય જ્યાં કઈક લેવાની ઈચ્છા છે એ પ્રેમ નથી એ મોહ છે પ્રભુ પાસે કઈ માંગશો નહીં તમારું બધું ભગવાનને અર્પણ કરો માગવાથી પ્રેમ ઓછો થાય ઈચ્છા હોય તો ભગવાન પાસે કઈ માગશો ભગવાન તમને પૈસો આપશે ભગવાન તમને સંસારનું સુખ આપશે તમારા ઘરમાં શું છે શું નથી ભગવાન બધું જાણે માગવાની શી જરૂર છે ભગવાન તો સર્વજ્ઞ છે મને ભગવાને ધન ઓછું આપ્યું હોય અને અમે પ્રભુ પાસે ધન માગીએ એ કઈ ખોટું છે ખોટું નથી સારું નથી પ્રભુએ જે આપ્યું છે તે બહુ વિચાર કરીને ભગવાન અતિ ઉદાર છે ભગવાન આપે છે ત્યારે સંગ કે વધારે આપું તો મારું ઓછું થઈ જશે પૂર્ણસ્ય પૂર્ણમાદાય સુખ આપે છે જે નું અપમાન કરે છે હું ઈશ્વરને માનતો નથી કેટલાક લોકો એવું બોલે છે કે ઈશ્વર ને હું માનું છું પણ બે ચાર કલાક બેસીને પૂજા કરવી જપ કરવો એ મારાથી નહીં થાય મને પૂજા કરવાની ફુરસત નથી એક ભાઈને પૂછ્યું હતું કે લાલાની સેવા પૂજા કરો છો કે મારા મને ફુરસત મળતી સાબુ ચોળી ચોળીને અડધો કલાક નાવાની ફુરસત મળે છે કેટલાક લોકો આખો દિવસ બહુ સાબુ જ લગાડે છે બહુ સાબુ લગાડવાથી કલર બદલાય છે એકાદ વાર તમે લગાડો ઠીક છે પ્રભુએ જે રંગ આપ્યો છે એને કોઈ બદલી શકે માનવ દેહની પૂજા કેટલી કરે છે માનવ ને દેવની પૂજા કરવાની ફુરસત નથી માનવ ભગવાનને માનતો નથી કેટલાક બોલે છે હું ભગવાનને માનું છું અરે જે ભગવાનને માને છે એ ભગવાનની સેવા પૂજા કર્યા વિના રહી શકે જ નહીં જે પરમાત્માની પૂજા કરતો નથી એ ભગવાનને માનતો નથી હું ભગવાનને માનું છું તે બોલવાથી શું લાભ છે ભગવાન એવા ઉદાહરણ છે જે ભગવાનને માનતો નથી એને ભગવાન ધન આપે છે જે પરમાત્માને માનતો નથી એને ભગવાન સુખ આપે ભગવાન તો અતિ ઉદાર છે નાસ્તિક ને પણ ધન આપે છે અને નાસ્તિક ને પણ સુખ આપે છે તમે બધા વૈષ્ણવ છો તમે બધા પ્રભુના પ્યારા છો તમને ભગવાન બધું આપશે પ્રભુ આ વિશ્વાસ રાખશે આપવાનું માગવાની ઉતાવળ મંદિરમાં જઈને ભગવાનને કહેજો આપે મને બહુ આપ્યું છે હું માંગવા આવ્યો નથી હું તમને આપવા આવ્યો ઘર છોડીને મંદિરમાં જવાનો અર્થ એ છે મારી આંખ હવે આજથી હું ભગવાનને આપું મંદિરમાં જઈને ભગવાનને કહેજો મારી આંખ તમને આપવા આવ્યો છું હવે કોઈ સ્ત્રીને આંખ નહીં આપું હવે કોઈ પુરુષને આંખ નહીં આપું મારી આંખ હું તમને આપવા આવ્યો છું કદાચ તમને એમ શંકા થશે કે માણસ તમે આ શું બોલો છો જગતને તો આંખ આપવી જ પડે છે જગતને આંખ આપ્યા વિના કોઈ કામ થાય જગતને ઉપેક્ષા ભાવથી દૃષ્ટિ બે પ્રકારની હોય છે ઉપેક્ષાત્મક દૃષ્ટિ અને અપેક્ષાત્મક દૃષ્ટિ જગતને સંતો જુએ છે ઉપેક્ષા ભાવથી તમે ઘેરથી અહીં આવ્યા ત્યારે રસ્તામાં પડેલો કચરો પણ તમને દેખાયો કચરો દેખાય લોકો કચરાને ઉપેક્ષા ભાવ છે અત્યારે તમને કચરો યાદ આવતો નથી કચરો જોયો છે કચરાને લોકો ઉપેક્ષા ભાવથી જુએ છે દૃષ્ટિ બે પ્રકારની હોય છે અપેક્ષાત્મક દૃષ્ટિ અને ઉપેક્ષાત્મક જગતને ઉપેક્ષા ભાવથી અપેક્ષાત્મક દૃષ્ટિ ઈશ્વરમાં જ રાખવી કચરાને જેવી રીતે તમે ઉપેક્ષા ભાવથી જુઓ યાદ રાખજો શ્રી કૃષ્ણ વિના બધું કચરા જેવું જ છે બગડતા જરાય વાર લાગતી નથી જગતને ઉપેક્ષા ભાવથી અપેક્ષાત્મક દૃષ્ટિ ભગવાન મારા જે ને કંઈક આ જે પ્રભુ પાસે કંઈક માગવા જાય ત્યારે ભગવાન આ માં છે મારે કહી આપ આજે લાડુ ખાશે અને કદાચ કાલે એને તાવ આવી જાય માં જાણે છે બાળકના પેટમાં અજીરણ છે આજે ન ખાય તો સારું છે એક માં પણ બાળકને શું આપવાનું ક્યારે આપવાનું અને કેટલું આપવાનું એ માં વિવેક રાખે છે કદાચ પ્રભુએ તમને ધન ઓછું આપ્યું હોય તમને જગતમાં માન ઓછું મળતું હોય તમને સંસારમાં સુખ બહુ ઓછું મળે તો મનને સમજાવું હું બહુ લાયક નથી તેથી પ્રભુએ મને ઓછું મારા ભગવાન તો અતિ ઉદાર છે પ્રભુ પાસે માગશો સુદામદેવ ના દર્શન કરવા માટે ગયા માગવા માટે ગયા નથી પ્રભુએ સુદામદેવ નું સ્વાગત કર્યું સુદામાનું સન્માન કર્યું ભોજન કરાવ્યું અને પછી સુદામાને પૂછે છે મિત્ર તારો સંસાર કેમ ચાલે ઘરમાં કોઈ અડચણ છે સુદામદેવ પંદર વીસ દિવસના ભૂખ્યા સાધારણ ફાટેલી કોથળી પહેરીને આવ્યા તેમના શરીરમાં બધા હાડકાઓ દેખાય બહુ દુઃખી છે નાનકડી ઝૂંપડીમાં રહેતા શ્રી કૃષ્ણ પૂછે છે મિત્ર તારો સંસાર કેમ ચાલે સુદામદેવે વિચાર કર્યો મારો કનૈયો બહુ કોમળ છે મને જોતા વ્યક્ત જ રડવા લાગ્યો સુદામાની દિન દશા જોઈને આંખમાં સુવાને મારો મિત્ર છે એની આદશા કેટલું નુકસાન કરે છે સુરામાની દશા જોઈને પ્રભુના આંખમાં સ્વર્ગ સુરામદેવે વિચાર કર્યો મારો કનૈયો આથી કોમળ છે આટલો મોટો રાજા થયો છે પણ એનો સ્વભાવ બાળકના જેવો જ છે મને જોઈને રડવા લાગ્યું દુઃખ એ મારા પાપનું ફળ છે મારા શ્રી કૃષ્ણ અતિ ઉદાર છે અતિ કોમળ છે હું મારા દુઃખ ની કથા સંભળાવું તો એમને દુઃખ થશે દુઃખ એ મારા પાપનું ફળ છે મેં પાપ કર્યું અને તેથી હું દુઃખી છું મેં પાપ કર્યું ત્યારે હું હસતો હતો જીવ હસતા હસતા પાપ કરે છે અને પાપની સજા થાય છે ત્યારે રડે છે પાપ કર્યું ત્યારે હું હસતો હતો હવે રડવાની શી જરૂર દુઃખ એ મારા પાપનું ફળ છે દુઃખ મારા પાપને ભાવવા માટે આવ્યું છે દુઃખ સહન કરવાથી પાપનો નાશ થાય છે સુદામદેવે વિચાર કર્યો હું પ્રભુને ત્રાસ આપવા આવ્યો નથી મારો કનૈયો અતિ કોમળ છે હું એને કહું કે હું બહુ દુઃખી છું ઘરમાં કઈ નથી મારા દુઃખની કથા સંભળાવું તો એને દુઃખ થશે શ્રી કૃષ્ણ પૂછે છે સંસાર કેમ ચાલે છે સુદામદેવે જવાબ બહુ સુંદર આપ્યો છે બહુ સારી ઘરમાં બધું છે કોઈ વસ્તુની જરાય જરૂર નથી જે ઘરમાં સંતોષ છે એ ઘરમાં બધું છે અને જે ઘરમાં સંતોષ નથી એ ઘરમાં કઈ નથી સુદામદેવના ઘરમાં સંતોષ છે સુદામદેવના જીવનમાં સંતોષ છે સુદામદેવે કહ્યું કે કહી ઘરમાં કોઈ વસ્તુની જરૂર નથી સુદામદેવ માગવા માટે આવ્યા નહોતા આપવા માટે આવ્યા પ્રેમમાં કઈક આપવાની ઈચ્છા થાય સાંભળ્યું છે મારા શ્રી કૃષ્ણ સગી સુરત રાખી ભગવાન જેને નજર આપે છે જે પ્રેમથી પરમાત્માને કંઈક આપવા જાય પ્રભુ પાસે માગશો નહીં ભગવાન અતિ ઉદાર છે તમારા ઘરમાં શું છે શું નહીં ભગવાન જાણે છે જે સુખની બહુ જરૂર છે એટલું સુખ ભગવાન તમને આપવા સુખી થશો પ્રભુ પાસે માગશો નહીં ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો ભક્તિ ભોગ માટે ન કરો ભક્તિનું ફળ ભોગ નથી ભક્તિનું ફળ ભગવાન છે સુદામદેવને આટલું બધું આપ્યું પણ શ્રી કૃષ્ણને એવું થયું મેં સુદામાને કઈ આપ્યું નથી ના ચરણમાં વંદન કરે છે અને કહ્યું છે મિત્ર તને કઈ આપતો નથી આ ઘરમાં જે કઈ છે એ બધું તારા આશીર્વાદ થી મને હું તને વંદન કરું ભગવાન ને એવું થયું મોટા મોટા સંતોએ પ્રભુ પાસે માંગ્યું છે તમારા વિયોગમાં નંદ બાબાને યશોદા માને જેવું દુઃખ થયું છોડીને ગયા ઉદ્ધવજી મહારાજ છે જે વસ્તુ જેવી